એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જામનગરમાં બેઠા બેઠા મનીષ વાર્તા સાંભળે છે અને તેની સાથે તેની બેન વિશાખા પણ છે આવો આવો મનીષભાઈ વિશાખા બેન આજે છે ને આજે હું તમને બધાને યશવંત કડીકરની વાર્તા કહેવાનો છું ભાઈ બહુ મજાની વાર્તા છે વાર્તાનું નામ છે છભુને શિખામણ મળી <laughs> એક જંગલમાં છભુ નામનું એક ગીધ રહેતું હતું હો તમે લોકો એ ગીધ જોયું છે ને અરે તમારા પપ્પા અને મમ્મીને કહેજો કે ગીધ બતાવે હા મરેલા ઢોર ખાય એવું પંખી એક જંગલમાં છબુ નામનું એક ગીધ રહેતું હતું તે પોતાને ખૂબ જ ચાલાક અને હોશિયાર સમજતું હતું હો કે હું બહુ ચાલાક છું હું બહુ હોશિયાર છું અને જંગલના પ્રાણીઓ આગળ બણગા ફૂંકતો મારી પાસે ચાલાકીઓથી ભરેલી એક ટોપલી છે મારા પર જ્યારે પણ કોઈ મુસીબત આવે છે અને મારે શિકાર કરવાનો હોય છે ત્યારે હું ટોપલીમાંથી ચાલાકીઓ કાઢી કાઢીને મારું કામ સિદ્ધ કરી લઉં છું બોલો લો આવા તો એ બણગા ફૂંકતું હો છભુ ગીધ હવે વિક્કી વાંદરો હતો ને જે ઉંમરમાં ખૂબ મોટો હતો અને અનુભવી હતો એને આ સાંભળવું ગમતું નહોતું તે છબુને સમજાવતા કહેતો એ ગીધ છબુ તું આટલો ખરેખર હોશિયાર નથી છતાં તારી જાતને આટલો બધો હોશિયાર કેમ માને છે ખોટા ગપ્પા મારવા એ બરાબર નથી ક્યારેક મુસીબતમાં મુકાઈ જઈશો છબુ ગીધ તો વિક્કી વાંદરાની વાતો સાંભળી ના સાંભળી કરતો ગરમીના દિવસો હતા છભુ ગીધ શિકાર માટે નીકળો ઉડતો ઉડતો ઉડતો તે આખો દિવસ જંગલમાં ભટકતો રહ્યો એને કોઈ શિકાર ન મળે હો બિચારો હતાશ થઈને ઘરે પાછો આવ્યો ઘરે પાછા આવતી વખતે છભુ ગીધે રસ્તામાં એક ઝાડ નીચે એક ઊંટને પડેલું જોયું આટલો મોટો શિકાર હાથમાં આવેલો જોઈને એ તો ખુશ થઈ ગયું એટલે એના મનમાં વિચાર આવ્યો અહીં તો વનના બીજા પ્રાણીઓ મને ખાઈ જશે આને હું મારા ઘરે લઈ જાઉં તો કેટલાય દિવસો સુધી આરામથી ખાઈ શકીશ મનમાં આ વિચાર આવતા જેણે ઊંટને ઘરે લઈ જવાની એક તરકીબ શોધી કાઢી તે દોડતું દોડતું ઘરે ગયું અને ત્યાંથી એક દોરડું લઈ આવ્યું દોરડાનો એક છેડો એણે ઊંટના ગળામાં બાંધી દીધો અને બીજો છેડો પોતાની ગરદનમાં બાંધ્યો પછી ઊંટને ખેંચીને ઘરે લઈ જવાની તૈયારી કરવા માંડ્યું આ છબુ ગીધ તો એટલામાં વિક્કી વાંદરો ત્યાં આવી પહોંચ્યો હુપ હુપ હુપ કરતો હા જોઈને વિક્કી વાંદરાના મનમાં અને મનમાં ખૂબ હસવું આવ્યું હો અને ત્યાં ઊભો રહીને તો તમાશો જોવા લાગ્યો જુઓ જુઓ છભુ ગીધે ઊંટને ખેંચવાનું શરૂ કર્યું જેવું દોરડું ખેંચ્યું કે સૂતેલા ઊંટની ઊંઘ ઉડી ગઈ એ તો ગુસ્સામાં નસકોરા ફૂલાવતું અને બડબડ બડબડ કરતું ઊભું થયું ઊંટ ઊભું થતા છબુ ઊંટની ગરદન નીચે લટકવા લાગ્યું પંખીડું <laughs> ત્યારે વિક્કી વાંદરાએ હસતા હસતા કહ્યું છબુ એ છબુ જોરથી ખેંચ જોરથી ખેંચ લટકતો છબુ બોલ્યો શું ખેંચું મારા તો જમીને પગ જ અડતા નથી દોરડાનો ફંદો છભુ માટે મોત બનવા લાગ્યો હતો તેણે ચીસ પાડી વિક્કી હે વિક્કી ભગવાનની ખાતર મને બચાવી લે વિક્કી વિક્કીએ કહ્યું છભુ તારી પાસે તો ચાલાકીઓથી ભરેલી ટોપલી છે તારા પર મુસીબત આવી છે તો કાઢ એક ચાલાકી અને તારું કામ સિદ્ધ કર લો બોલો જબુ ગીધે બિચારાએ કરગરતા કહ્યું વિક્કી મજાક ન કરીશ મારો જીવ બચાવ ઓ વિક્કી વિક્કીને આ ગીધ ઉપર આ પંખી ઉપર દયા આવ્યો એટલે એ તો છલાંગ મારીને ઊંટની ગરદન પર ચડી ગયો પછી એના દાંતોથી દોરડું કાપવા લાગ્યો થોડીક વારમાં જ દોરડું તૂટી ગયું ને છબુ નીચે પડ્યો બફાંગ કરતો આંખમાં આંસુ આવી ગયા અને આંખમાં આંસુ સાથે એણે વિક્કીનો આભાર માન્યો વિક્કી તારો આભાર તે મને બચાવ્યો માટે અને તારી વાત સાચી છે ખોટું ખોટું ગુમાન કરતો હતો એમાં હું હેરાન થયો તો ભાઈ આવી હતી આ છબુ ગીધની વાર્તા એને કેવી શિખામણ મળી જુઓ તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો